એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જયનીલભાઈ વાર્તા સાંભળે છે આવો આવો જયનીલભાઈ તમે તો રોજ વાર્તા સાંભળો છો ને ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધાને રતિલાલ નાયકની વાર્તા કહેવાનો છું હો વાર્તાનું નામ છે અમારે રાજા નથી જોઈતો દેડકાની વાત છે બધા ભેગા મળે ને ડ્રાવ ડ્રાવ ડ્રાવ એવું સંગીત આપ્યા કરે એમાં એકવાર ઝઘડો થયો એક દેડકો કે હું પહેલો બોલું ડ્રાવ બીજો કે ડ્રાવ હું પહેલો બોલું પછી તો જબરી હોંસા તુસી થઈ સમૂહમાં રહીને શિસ્તથી વર્તતા એમને આવડતું નહોતું તેમના નેતા બની તેમને લડતા અટકાવે એવું પણ કોઈ ન હતું પરિણામે ઝઘડામાં ઘણા દેડકાના પ્રાણ નીકળી ગયા ભાઈ એક ટીટોળીએ આ જોયું અને દેડકાને સલાહ આપી તમારો કોઈ રાજા નથી જો તમારો રાજા હોત તો એ હુકમ કરત અને તમે ઝઘડતા અટકી જાત દેડકાને ટીટોળીની વાત ગમી ગઈ દેડકાએ ભગવાન પાસે માગ્યું અમારા માટે કોઈ રાજાને મોકલી આપો ભગવાન અમારા માટે કોઈ રાજાને મોકલી આપો ભગવાને નંદીને કહ્યું બળદને કહ્યું આ દેડકા માટે રાજાની વ્યવસ્થા કરો નંદી બળદ પોતે રાજા બનીને દેડકા પાસે આવ્યો બળદ આવ્યો એવા જેને સન્માન આપવા માટે દેડકાએ પડાપડી કરી હું સન્માન આપું હું સન્માન આપું હું આપું બળદ ઘેરામાંથી બહાર નીકળવા મથ્યો દેડકાઓના ટોળામાંથી અને બળદના પગ નીચે કચરાવાથી ઘણા દેડકા માર્યા ગયા ભાઈ ચુંદાઈ ગયા દેડકાએ ફરી ભગવાનને પ્રાર્થના કરી હે દયાળુ દેવ અમારે આવો રાજા નથી જોઈતો કોઈ બીજો રાજા મોકલી આપો ભગવાને એક ખૂબ વજનદાર પથ્થર લઈને એને રાજા તરીકે દેડકા ઉપર ફેંક્યો ઉપરથી આકાશી આફત ઉતરી એટલે હાર બંધ ખસવાને બદલે આડે ધડે બધાએ નાશ ભાગ કરી મૂકી કોઈ આમ ભાગે ને કોઈ તેમ ભાગે પરિણામે ઘણા બધા દેડકા પડતા પથ્થર નીચે છુંદાઈને માર્યા ગયા દેડકા તો ભારે મૂંઝાયા દેડકા ફરી ભગવાન પાસે ગયા ને બોલ્યા ડ્રાવ હે પ્રભુ હે પ્રભુ ડ્રાવ તમે આવી તે કેવી આફત મોકલી ભગવાને હસીને કહ્યું મેં જે બળદ મોકલો હતો એ આમ તો મારું પોતાનું વાહન જ હતો એ તમને કામ ન લાગ્યો પછી જે સંગે મરમરનો પથ્થર મોકલો આરસ પાણનો પથ્થર મોકલો એ પણ ખરેખર તો મારું આસન હતો જેના ઉપર હું બેસું છું એટલે હવે તમારા માટે તો એક જ રસ્તો છે કે તમે વગર રાજાએ જ રહો અંદરો અંદર લડી મરો દેડકા તો વિલે મોઢે પાછા ફર્યા એ દિવસથી દેડકા એ રાજાનું નામ લેવાનું પણ છોડી દીધું છે ભાઈ તો ભાઈ આવી હતી આ દેડકાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે આ વાર્તા તમારા ભાઈબંધ ને બેનપણીને કહેજો પાછા હો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો